ہاں۔ پچھ ٹکر کرا کرے مارے گیے سمجھا پچھلے ٹکورا کروا પોતે જન્મ પામેલ નથી ઉદય કર્મના છે હોય તો ભવિષ્ય બગાડવાનું હોય તો જાણવું કે બુદ્ધિ વિપરીત થવા મળે એટલે આપણે જાણીએ કે ભવિષ્ય આવે બગાડવાનું અને સદબુદ્ધિ હોય જે વટાણ એ બધી ભવિષ્ય એવું એના પર નુકસાન કરવું હવે બુદ્ધિ બે જ વસ્તુ છે રેરી સ્વાફિન એન્ડ લોસ સ્વાફિન લોસ એ બે જ છે ચાલ્યો નહીં તો ક્યાં જગ્યા છે લોસ ટ્રોફી જ ફરતા તો ભીડ દેખાય લોસ છે એવું માની જાય ગાય ટ્રેનમાં કરે બીજે બધે પ્રોફિટ એન્ડ લોસ એ જ છે બુદ્ધિ આવી નહીં લડાવે જે થવાનું બરોબર અને બુદ્ધિ ભય પમાય નિરંતર ત્યાં જ્ઞાન લેતા પેલા કેટલા પ્રકારના ભય લાગતા થાય બધા ભય ઓછા થઈ જાય જ્ઞાન લેતા પછી વ્યવસ્થિત ના તાળા લાગી ગયા બધા ભાઈ આ પેલા જેવા લાગે ને કશું જ નહીં કેમ રહે પેલા જેવો ભાઈ ના લાગે ને એટલે ભાઈ ઓછા થઈ ગયા ને એ જ બહુ થઈ જાય એમાં આ તો ભાઈ કોઈ ના હોય બધું અને જેમ બુદ્ધિ એ કોની કાઢે તેને ચોર ફરી કાઢે બુદ્ધિ બહુ ફજત કરે માટે ગયા પછી શાંતિ બેન ટોનિક વધારે જરા બધા સેન્સિટિવ નો ગુણ બહુ નહીં થાય જવાય છે અને આ તો જાણે જડ છું જડ એમ કે અને બારે ને એ કે જડ છું તું જડ એકદમ આ એમ ભાઈ એમ કે કે જડ છે તો એમ જડ કે સેન્સિટિવ નથી બહુ સારો ગુણ કહેવાય મેં તપાસ કરી તો મને સેન્સિટિવ લાગી નહીં મેં કહ્યું, કેવી જાત નહીં સરસ બહુ છે પુણ્ય સારી કહેવાય એવું કેવું દાદા બુદ્ધિ હોય અને સેન્સિટિવ ના હોય એ તો વિરોધ બેન ની બધી કંટ્રોલમાં ના રહે દાદા તો ઘણી આઠ મહિનાથી બહુ કંટ્રોલમાં રહે છે આઠ થી બહુ સરસ રહે છે કંટ્રોલ રહે છે ના ભાઈ પેલા પોતે કહેતા હતા ને કે આમ થઈ જાય છે મારી ઈચ્છા રહેશે થઈ જાય એમ કરતા કરતા કરતા કંટ્રોલમાં આવશે માલ ભરેલો ઓછો તો એટલે જોર છે કે સેન્સિટિવ સારું કે જડ સારું સેન્સિટિવ માણસ જોડે વેરાય નહીં આપણે ના જાગર હોય જાગે તમે બીજા તરફ બીજા માણસ કરે એ જડ ના કહેવાય એ સમજીને સેન્સિટિવ થતા સેન્સિટિવ એ કચાશ છે દાદા એ કે છે કે જળ જોડે રહેવા કઈ જતો પછી સ્થિર બુદ્ધિ સ્થિર બુદ્ધિ સ્થિર બુદ્ધિ એટલે સામાન સલાહ સુંદર આપી એક નંબર પેલો છે થોડા માણસ અમુક જણ અમુક જણ થોડા કોઈ ચપડાય જ એટલે શેઠ ભલે કમાય પણ જોખમદારી એની જ ને આપણે જોખમદારી નહીં આપણે જોખમદારી અને તમારા લોકો જોખમદારી લો તો પછી મગજ તો બગડી જાય ખબર ને જોખમદારી લો તો પછી મગજ બગડી જાય કારણ કે પછી બુદ્ધિ રહે ને સેન્સિટિવ થતી જાય શું તો બુદ્ધિ છે એટલે બહુ સુંદર દાદા સેન્સિટિવ એટલે નિર્ભયતા એવું કહો છો તમે અરે ના સેન્સિટિવ નહીં સેન્સિટિવ નહીં એટલે નિર્ભય એવું એવો સેન્સિટિવ માણસ એટલે Yeah. બેન કરી કરી ઉભરાતી બેન બેઠી હોય તો સેન્સિટિવ માણસ નથી એકદમ કે છે આ કડું ઉભરાય છે હા લાકડા પછી સમજાય કે ના મુગલ બધા જાણે ના ઘરે તું કઈ કરતી એ મારામાં ના રાખે પણ હું હું કહું કે દાદા એ ગોળવાઈ જલ્દી જાય આ પાડીને જલ્દી દરેક વસ્તુમાં કુદી પડે તરત એમ કે વિચાર ના કરે કોઈ બી જાતનો દેખા જાય ગયા એમ લગામ ખેંચો જ્યોતિ બ્રાહ્મણ છે અસલ પટેલ આપણે ત્યાં અને ટ્રીટમેન્ટમાં કઈક થોડીક ભૂલચૂક થતી હોય ઓવરસાઇટ ગયું હોય કે ધ્યાન ના રહ્યું હોય અને ધ્યાન દોરીએ આપણે તો એ સેન્સિટિવ કહેવાય એ ખોટો નખો કર્યો કેવાય એમ કોઈ હા એ ખોટું નાખે સીધું ચલાવે સેન્સિટિવ તો એ કરતી હોય એમાં ડખો કરવો મારા ઘરે પડી જશે બેન કે એવું જ કરે છે એવું જ કરે છે ધ્યાન દોરવાનું ના પણ તો તો લખો કરે કેવાય કરવું હતું કે છે ને જોઈએ બહુ સારા છે બહુ સારા એ સારા હોય કદર ના હોય ત્યાં થાય કદર વાળી છે એ સારા છે બે ભેગું થઈ છે ક્યાં ગઈ પણ અઠવાડિયે કરવાનું કરજો તે વાત ક્યાં ગઈ પાક્ષી કઈ ક્યાં ગયું તમે અરે બાર ને એક ફેર કરે સમજતા નહીં કપડા ઊંચા પહેરી દસ કપડા પહેરી પહેર્યા કરે પ્રતિકોમ ઘટતા જ ચાલે અતિક્રમણ થયા જગત ઉભું થયું પ્રતિક્રમણ થી બંધ થાય બસ દાદા દર વખતે દુકાન સમજાવો મિચ્છામી દુકડમ એટલે શું મિચ્છામી દુકડમ એ છે તે અધમાદી છે મિથ્યા મિથ્યા નિરૂપણ એટલે શું કહેવા માને મિથ્યા દુષ્કૃતમ મારા દુષ્કૃત કરેલો મહાત મિથ્યા થાવ શું કરેલા નાશ થાવ હા એથી થાય નહીં દરેક જૈન માં લખેલું છે કે ચોવીસો ચોવીસ જ હોય તીર્થંકર એમાં પચીસ ની ક્યાંથી લાવે છે નહીં પચીસ માં હોય નહીં કઈ તીર્થંકર શબ્દ બોલાય નહીં શબ્દ બોલવો એ ગુનો તો સ્વામી કહેવાય મહારાજ કહેવાય શું જૈન સાધુ તમને આત્મજ્ઞાન થયું એમને આત્મજ્ઞાન થયેલું સંકેત જેવો છે સંકેત સંકેત જેવો છે સંકેત પુસ્તક પુસ્તક કોઈ ડાયો અહંકાર ના પૂછણા ઉભા થયા છે ઘણા બધા માણસો વાયા અને બહુ મોટો સંઘ ઉત્તર કરેલો એમનો ઉભો થયો પણ એમાં કશું લાભ પામે નથી અને મોટી મોટી વાતો કરે શબ્દો વાપરે થઈ ગયું કશું વળે અને એકલા નિશ્ચય પર ચાલે ને વ્યવહાર થઈ જશે વ્યવહાર થઈ જશે અને આપણું વિજ્ઞાન તો વ્યવહાર ના બેન ને વ્યવહાર એટલે આપણને દૌદ્યા થાય અને દૌદ્યા બધું કરે તો દાદા શ્રીમદ રાજચંદ્ર માં પણ બધા હમ ના પુતળા નથી લાગતા શ્રીમદ રાજચંદ્ર માં જે માને છે એ પણ એવું નથી લાગતું હમ ના પુતળા હોય શ્રીમદ રાજચંદ્ર માને છે તે શું એ હમ એવું નથી રહેતું શ્રીમદ નું ગ્રુપ બધા જે માને છે તે બધા થોડા અહમ વાળા નહીં એવું છે ને કે આ લોકો જે થયું એને કરતા સારું એ જે ત્યાં આગળ છે સુગર ગ્રુપ છે ને સારું પક્ષ પણ જે સારું ખોટું છે લોકો ભગવાન પરિગ્રહ ઓછો ભગવાન કે છે પરિગ્રહ વધારે હોય તો એમ રાતચંદ્ર કોઈ શું માનવું પુસ્તક વાંચે એટલું જ એના દાદા લોકો મીઠા બોલા બહુ બહુ મીઠું બોલે આપણે સમજ જ ના પડે એટલું બધું મીઠું બોલે વાતચીત સારી કરે બીજી તો પણ મોહ એટલો એટલો જથ્થા બધું ખજવે નહીં ને ઘેર જઈએ પછી ફરી ગયો તો પાર કરો અમારે ટીવી જોતા ટીવી જોતા ટીપ કરી તેમાં ત્રણ શ્રીમદ ના ખરા વાંચન વાળા ભાઈ બે ભાઈ ને બેન મળ્યા ગયા વર્ષે જે આપણે ટ્રીપ કરી એમાં એક આપણે સેક્રોમેન્ટોમાં મળ્યા ભાઈ એક ઓકલાહામાં મળ્યા એક નેશવિલ ના એક બેન હતા તો મીઠા બોલા સરસ એ લોકો નોલેજ પણ મારે પણ એ કેવું કે એટલો બધો દ્રઢ નિશ્ચય કરી નાખ્યો કે આ પુસ્તક બંધન છે એનો માર્ગ લઈ સજીવન મુદ્દે એટલે કે રતાવદેવ હતા તેના ગયા હોત શંકિત થયું હતું સંકિત શંકિત મોટું નળે છે એ બધાને બધું ભેગું થયું નળે બધા ના પણ તમે પોતે આપણે આપણા અહીંયા બીજું બધું વિનાશી જે છે એ મારું નહીં એ તમે વર્તો તો કયો અડધું બીજું છે નડે છે લોકોને તો ચિંતા કરવાની છે તેનાથી વધારવાનો પ્રયત્ન નહીં કરવાનો ખ્યાલ એટલે જે છે કપડા દસ મહિનાથી એક શર્ટ પેન્ટ હું દુકાનમાં તો એ ગેટા રહ્યા નહીં એ જોડા બધા ભાગી જાય એટલે એ ભરવાડ જ કહી દે કે આપણો ઉત્તમ માલ આપણો છે કોઈ નથી એટલે ગેટા ત્યાં ચડે <laughs> વધારે વધારે જ નહીં પછી મુસ્લિમો કે આપડે સૌથી સૌથી વધારે ઊંચો એ પણ એવું છે દાદા એ તમારી ઈચ્છા કરી કે આ અમેરિકામાં વસતા ભાઈ બહેનોને દાદા અહીંયા મળ્યા છે પણ એ કઈ રીતે બધાને ઇન્ફોર્મ કરવું જોઈએ કારણ કે આપણી ભાવના તો હોવી જોઈએ કે ગુજરાતી છે તે એટલીસ્ટ પામવો જોઈએ તો એના માટે મારે શું પ્રયત્ન કરવો જોઈએ એ જ ભાવના તમે જે કરો છો ને કેમ કરીને દાદા ભેગા થયા એ ભાવના કરો ને એટલે બધું એક ભાવના કરવાથી શું થાય કે તંત્ર ચાલુ જ થઈ ગયું એ વાતાવરણ ચાલુ જ થઈ ગયું પછી આપણે પ્રયત્ન કરવાનો પ્રયત્ન કેવી રીતે પ્રયત્નમાં શું કરવાનું પ્રયત્નમાં આપણે દાદા ત્રણ જઈએ આપણે આજુબાજુ લોકોને ખબર આપી એ બધી એ બધી કરવાની બરોબર અરે એ લોકોને વ્યવસ્થા રાખવી પડે અને દેહાડા કરવા પડે ઈજા આવે ને થાય વહન લાગે તો અમારા તરફ કરવાનું દાદા છે કે થઈ શકે તરફથી થાય ના આવેલાઓ તરફથી અમારા થાય એ થાય તો અમે ખુશ થઈ ઉઠતા એવું જેવું નહીં લગાડા તો શુદ્ધ ભાવ થી લાવે છે એમને અહીંયા કોઈ કોઈ કઈ જગ્યાએ અહીં થાય છે બાકી તો થાય ને દેશમાં ગયો અહીંયા તમે કોઈ જગ્યાએ ચડી જાવ ને તો પેલું એનું એને સમજણ નહીં મળતી આપડે જે કે આપણે જાણીએ છીએ આ લોકોને સમજણ છે ના સતી પણ વિરાજ ને કોણ કેવાય પ્રત્યેક પોતે સમજી કરતો એ ન વિરાજ આ સમજણ વિરાજ ના એ તમે છોડી દઈએ માફી શું ગુના બીજા સમજતો જ નહીં અને સમજણ વિરાજ ના કરતો હોય તો અમે કોઈ દેખાય ભગવાન ની પર બંધ સમજણ હોય છે બધાને ધર્મ ની સમજણ હોય છે પણ એક સ્ટેપ આગળ નથી જઈ શકતા એક જ સ્ટેપ માટે અટકી જાય છે નવમા પગલા આગળ નથી જવાતું દસમા ધર્મ ની સમજણ એ સમજણ માં એ જ્ઞાન કહેવાય શું કહ્યું જ્ઞાન એટલે પુસ્તક એ સમજણ તો તેનું નામ કે થોડા વખત પછી હદે મને ખોરાક ખાધી ગયો છે અરે એટલે પછી એમને બ્લડ ચડે જ્ઞાન ક્યાં એટલે શુષ્ક કામ કરે નહીં અને વાત મોટી આપણું જ્ઞાન છે ને વિજ્ઞાન મેળ મેં આવું જ્ઞાન કોઈ જગ્યાએ હોતું નથી અંદર ચેતવે જ્ઞાન એની મેરેજ આપણને ચેતવે એવું જ્ઞાન હોતું નથી કોઈ જગ્યાએ આક્રમ વિજ્ઞાન જ એવું છે કે અંદર ચેતવે આપણને કે આમ ન થાય સારું બરોબર એવી વ્યક્તિઓનો પછીથી જયારે સંસદ થાય નેક્સ્ટ ટાઈમ મળે તો એમની સાથે કેવી રીતે વર્તવું કે ચર્ચા વિચારણા કરવી કે આગળ કઈ વાત ભૂલી ગયા એવી રીતે કહું એમ આપડે અંતિમ કઈ ભરેલું નથી એટલે બીજી રીતે વાતો કરી આપડે શું સંસારની વાતો ગમતી કરવાની એમને કે અમે ભરાઈ જઈએ અને કોઈ જાતના પ્રોબ્લેમ નથી તો લોકો એમ કે કે દાદાને તો કેવા ચમત્કાર તમારા ઉપર બહુ લોકો ચમત્કાર તો પછી ગોપાલભાઈ એમ કે ભાઈ એટલા માટે દાદાને અમે વસંતભાઈ પાસે માગણી કરીને ઓકલાવામાં ગોઠું તમે લાભ લેવો બને એટલો ખરી વાત એવું છે ને આ તો એવું તમને બધાને નાખો જ તમે શું મારી જોડે ભેગા ભેગા છે જોડે જોડે છે ને બરાબર એ કારણે વિચાર એવો એવો મનમાં વિચાર આવે કે હવે અહીંયા આટલો બધો દાદાનો સંસાર સત્સંગ બધું થાય છે ઇન્ડિયામાં આવીશું દાદા પાંચ કલાક માટે પણ નહીં આવી અહીં છે તમારા આખો તમને કારણ બીજા બધા ભેગા થાય નહીં એટલે તમારા બે ચાર પાંચ પાંચ આઠ જોડે જોબ થાય જોડે જોડે રાખશો એટલે આ લાભ આ લાભ મળતો મળતો મળતો મેં ચિંતા આવતી આવતી આવતી જેટલું જોઈએ એટલે બરાબર કરશે આપણે એટલે એ બધું વિચારવાની જરૂર નહીં એક દાદા નું નિર્દિધ્યાસન એટલે વાક્ય મિત્તાની હાથ ખબર પડે દેખાય છે એવું લાગવું છે નિર્દિધ્યાસન મન કરી જોઈએ એકદમ દેખાય તમારે ઓફિસ બરાબર જુઓ દેખાય ગયા દાદા નિરંતર સાથે રહે આપણે એડજસ્ટ કરતા આવડવું જોઈએ અને બેબી બે કોલેજના પહેલા વર્ષમાં છે સાથે છે હા ફર્સ્ટ યરમાં એમ છોકરાઓ સાથે જ એ તો ને અમેરિકન પણ કે એ લોકોને અમેરિકામાં મોટો થયેલો છોકરો કે છોકરી જોઈએ તો જ એ લોકો ને વિચારો વિચારોની હું થયેલો ઓગણીસો ને પાસઠ માં nineteen sixty five sixty five માં <laughs> તંત્ર સોંપ્યું હોય તેવી સુંદર પણ એ લોકો ખરેખર કરે નહીં કામ ના કરે એટલે એમને શું કરવું પડે જે સલાહ પૂછી દે پتیا پت سار مرے تو مرا داخ کر ये तो ममता पर बुद्धि प्रयाग है મમતા મમતા પાક પતારો કર્યો હોય તેમાં જ બુદ્ધિ પ્રયાગ માથા પીલ હોય તેમાં બુદ્ધિ પ્રયાગ સાધુ આચાર્ય ચલાવતો હતો મોટા મોટા રાજ્યો સલાહ એનો અર્થ એમ દાદા કે જો આવકનું સાધન હોય કે નિભાવ થવા એવો હોય તો પછી આગળનો પથારો ઓછો કરતો જવાનો નિભાવ એ બધા ખર્ચો એના માટે જવાબદારી પડતી હોય તો પછી એની બુદ્ધિ એના માટે એના માટે પછી બુદ્ધિ એના માટે જવાબદારી પણ એક બાજુ એનો આ હોય ને આ હોય ભેગું ભેગું બુદ્ધિ થોડી વપરાય નહીં માનારી કરવાની બુદ્ધિ વપરાય નહીં આપણું કરીએ તો ત્રાસ છૂટ્યો એટલે ત્રણ ત્રાસ બે શું કરવું એમ તરત શું જેવા હમણાં કહ્યું ને કે કસ્તુરભાઈ લાલભાઈ લોકો હોય એને ગવર્મેન્ટ પચાસ લાખ રૂપિયા આપી દે અને એમને જો તંત્ર સોંપી દે પેલું બધું તો મિલમાંથી એને કહી અને પેલું તંત્ર સારી રીતે સાચવી શકે તો હસમુભાઈ નું કહેવું એમ છે કે જો પચાસ લાખ મને આપે તો હું તરત ઉભો થઈ જઉં ત્યાંથી ગણતરી તારા પૈસા એટલું બધું હસમુખભાઈ કામ ના થાય એ ટ્રેન જોયેલી પકડાય <laughs> કોમ્પ્યુટર એ કામ ના કરી શકે બાકી એ દાન માં બઉ કોમ્પ્યુટર એ કામ ના કરી શકે દાન કરેલા દાન માં થાય ને મમતા ના આવે કોઈ કોઈ પ્રકાર મમતા ના મમતા કાઢી હતા તો પચાસ લાખ હશે એમની પાસે કરોડ આપે કરોડ એટલે આટલા આપી આવક ના ઘર ગોટાળો ગમે નહીં હા ફોન લઈએ ચોખ્ખા માણસ સીધા માણસ એ બુદ્ધિ ના થાય બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિ હિસાબ જ ના લાખ લાખ રૂપિયા આપો તો જવું છે ધીમે ધીમે ધીમે કાર્ય કરો લોન લગાવી ઇન્ડિયામાં લોન આપી એ લગ્ન કરે ત્રણ લાખ રૂપિયા આપણે લીધા નથી બરાબર બધું ના કહેવાય એટલા તૈયાર થઈ જાય પ્રેમ જયંતિ મેં ઓછું લાગે વિચાર કરવાની જરૂર એ તો તમને બધા ભેગા કરી કહી દઉં આવી પરિસ્થિતિ છે તમે કઈ વિચાર કરો સારું એ તો તમે વસંતભાઈ જણાવી દો અમારી પર આવી ગયા અને વસંતભાઈ તમને કહી દે વસંતભાઈ જણાવી દે અમને હા બસ અમારા કાકા આવ્યો છે કોપી મોકલી આપણે પણ આ શ્રીમંત સ્વામી કામમાં કોઈ હરકત નહીં આપતી અને કોઈ મહાત્મા ઊંચું થવું પડે દાદા અહીંયા લો ફેટ મિલ્ક હોય એટલે પેટ ની જ થાય ડાયરીઓ પ્રકૃતિ છોડે નહીં છોડે છુટકારો સ્વતંત્ર સ્વતંત્ર પટંત્ર એટલે શું પટંતર પટંતર પટંતર એટલે જે ને જેનાથી આપણે પટંતર પાડ્યા પટંતર પામ્યા સરસ અર્પણ ચૂકશો ચૂકશો નહીં એ ભાવના અનુભવ સુંદર અને અત્યારે લોકો કે હવે સુખ પામે છે અમારે શું છે અમારું અર્પણ છે બધું કાયમ પણ હું ક્યાં લેવાનું છે મારે લેવાનું ક્યાં તમે અર્પણ કર્યા કરો મારે લેવાનું નહીં એને જે હતા મારે ક્યાં લેવાનું આપણા એક નિરાશરે એક લોકોનું કલ્યાણ થાય એટલા માટેનો જે યોગ હતો નહીં હું તો આશ્રમે બધો લોકો ના કે હવે તો લોકો તો ઉતરીએ ફાયદો શું થાય કે ઘરના છોકરા ન કરેક્ટ થાય બરાબર આજુબાજુ કરેક્ટ થાય તેને જીને સાક્ષી હોય તેને લોકો થવું રાખો એક જ જગ્યાએ રે લોકો બોલાવે પણ આપડે તો તમારા ઘર નો છોકરો કેટલો બધો કરેક છે ને છોકરા તો આવે ને શું કહે ના ના એટલે બધું કેલ્ક્યુલેશન થયું છે આપણું સંસ્કાર બધા ફેલાવા સંસ્કાર ફેલાય બધા બહુ સારું છે અજાયબી વર્ડ વિજ્ઞાન બારમું આશ્ચર્ય એમની પોતાની ઈચ્છા નથી પોતાની ઈચ્છા છે જગભાઈ બધા આપવું પડશે ગઈ એટલી બધી વૈષ્ણવી જે શેઠ ને બોલાય શેઠ કામ જ થઈ ગયા કારણ બધી બુદ્ધિ ના લાભ એને બધા પણ શેઠ આવે છે કે મને આપ્યું લાભ ટીચરે આપ્યા નહીં તાર સારું એ જો ખસાની આપના કરે તો તે ના આપે તમે ખસા યાદ કરી ત્યારે મેં એમને કહી દીધું કેવું કહ્યું તમે બધું તમે કહે છે મારી લાઈફ છે ઓછું પડે છે એટલે તમે વધારો કહ્યું નહીં તો પછી મારે બીજું કરવું પડશે એવું કહે છે એટલે વાતો વધારે છે તો આપણે લગ છે નહીં તો જે ના કે છે તો આપણે લડે એવું બીજું કરો પણ છોડતા નથી કેમ ચાલે કે છોડતા કેમ કેતા હજુ છોડે નહીં પણ બહુ તેલ નહીં કાઢવું આપણે આપણે સંતોષ માં તેલ કાઢવું એ ગુનો કહેવાય ખોરમાં તેલ કાઢવું એ ગુનો આપણને દાદા સંતોષ છે સંતોષ છે કઈ હાય ઓરાટ નથી કશો તે હાય ઓરાટ નથી સંતોષ છે એકદમ કોને મને જે મને એ બધું બરાબર છે તમને સંતોષ જ હતો પણ એ છેટી પર ના કરાયું હોત ને તો શેઠ ને તો શું ગણે કે જેટલું એ થાય એટલું આપડે આપવું નહીં તો કઈ પહોંચે નહીં આપી બધી કર્યું ના તમારા બધી ગળીઓ બહુ ના આપે મારામાં ગળીઓ ઓછી હોય ને તમે ગોળા કે એ લાગતા છેવટે છોડ છે લઉં છું કે ના બધી કલર બહાર ઉઘડે દાદા એવા બે ચાર તમને અમને કોને ખોલી જાય તમારે ખુલી ગયેલું છે એક લાખ ને એક હજાર આપ્યા છો ઓછા છે પેલા કર્યું સર મેં કહ્યું વધારે નથી કર્યું નિરાશા જરૂર પોતે નિરાશા થઈ જાય તો પછી કઈ પૈસા શું કરવા હતા આપડે બધા ગરીબ ને ટેકો કરે જેટલો ટેકો કરે એટલો લાભ છે ટેકો એને કરે એટલો એનો લાભ મળવો જોઈએ જો ટેકા બધા થશે બહુ શા કરાવે ટેકા થઈ પછી આપડે સરળ તો જોયું નથી કરી બેંક કરવી નથી રહી પછી તો એનો મંદિર થઈ જાય હિસાબ કિતાબ પછી એમને જાણજો <laughs> અશુભભાઈ ધર્મ કરવા બીજું કામ મારું કરે બીજું કામ કરે અને લોકો વળવા જાય એટલે એ પોતે તો આ કચેરા તૈયાર છે બીજા ભાઈ તમે કેતા હતા મારા દાદા ની તમે એમ કહો કે એ પ્રકૃતિ બદલાય નહીં ના બદલાય તો ભગવાન બદલાય પણ માનો કે મારામાં ચોરી કરવાની આદત છે હવે મને સમજ પડી કે હું ચોરી કરું છું તો એની પાસે તમે ભાવના કરો કે આ ચોરી મારે નહીં થાય તો સારું નહીં થવું જોઈએ તો એ હળવી થઈ જાય ખરી ધીરી થઈ જાય હા એક સમજ પડી ને ચોરી શું છે ઢીલી થઈ જાય ઢીલી હા એટલે આમને ઢીલી થઈ જશે પ્રકૃતિ એ જો આપશે આપશે ઢીલી થઈ જશે કેવું અરે આ તો આ જતે ચોરાજી માં હું અત્યારે આપું છું કે ત્યાં ચોરાજી માં આવતી સાલ પંચાયત ના હતી કે એટલે બે હજાર આવતી સાલ બે હજાર મેં ના કહ્યું ગુણગુણ્યા વખત આપી પંચાયત આપી શકે એટલે આપી દેતા કીધું આપી દેશે ને